એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો જુનાગઢમાં બેઠા બેઠા નિયતિબેન વાર્તા સાંભળે છે અને એની સાથે એની બેન શ્રદ્ધા પણ વાર્તા સાંભળે છે ભાઈ સાંભળો સાંભળો નિયતિબેન બેન આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ મધ જેવી મીઠી મીઠી વાર્તા છે <laughs> વાર્તાનું નામ છે અણમોલ પાઠ ઘણા સમય પહેલાની વાત છે એક હતો રાજા આ રાજાને ત્યાં એક માળી કામ કરતો હતો બગીચામાં એક વખત એક હરણ રાજાના બાગમાં ચરવા આવ્યું હો હરણ તો માળીને જોતું અને બીતા બીતા ચરતું આ પછી ધીમે ધીમે હરણ માળીનું હેવાયું થઈ ગયું હો એનાથી તો ડરે નહીં હવે માળીથી ગભરાય નહીં હવે એક દિવસની વાત છે ઓ ભાઈ માળી મહેલ માટે ફળ ફૂલ લઈને જતો હતો રાજા માટે તો રાજાએ એને ટોક્યો એટલે માળી તે બાગમાં કોઈ અનોખી ચીજ જોઈ છે જી મેં કાંઈ ખાસ ચીજ તો જોઈ નથી પણ એક જંગલી હરણ ક્યારેક ક્યારેક ઘાસ ચરવા આવે છે હો મહારાજ એ હરણ તારાથી પકડી શકાય ખરું રાજાએ પૂછ્યું અવશ્ય જો થોડુંક મધ મળે તો એને છેક મહેલ સુધી લાવી શકું હું હો માળીએ તો નમ્રતાથી કહ્યું રાજાએ મંત્રીને કહ્યું માળીને થોડું મધ અપાવો અને માળી તો મધ લઈને જ્યાં હરણ ઘાસ ચરવા આવતું હતું ત્યાં આવ્યો મધ એણે ઘાસ ઉપર ચોપડી દીધું હરણ ઘાસ ચરવા આવ્યું ઘાસ આજે એને બહુ બહુ મીઠું લાગ્યું વાહ વાહ આજે તો શું સ્વાદ છે ઘાસમાં અને માળી તો પોતાની તરકીબથી ખુશ થઈ ગયો હો ભાઈ એને તો હરણને મધનો ચસ્કો લગાવી દીધો હતો હવે તો હરણ બીજી જગ્યાએ જવાય નહીં માંડ્યું અને બંધ થયું ધીરે ધીરે હરણ તો માળીની સાથે ફરતું થઈ ગયું ભાઈ આ માળી હરણને ધીમે ધીમે એક દિવસ મહેલમાં લઈ આવ્યો જેવો હરણ અંદર આવ્યો એટલે માળીએ મહેલનો દરવાજો બંધ કરી દીધો હરણ તો એકદમ અપકી ગયું હો ડરી ગયું હરણને હવે પોતાની સ્થિતિનો ખ્યાલ આવ્યો પોતે હવે મહેલમાં બંદી બની ગયો હતો બંધ થઈ ગયો હતો મહેલની અંદર એટલે એ તો અહીં તહીં ભાગવા લાગ્યો બહાર જવાના રસ્તા શોધવા લાગ્યો પણ આ તો રાજાનો મહેલ ભાઈ અહીંથી છટકવું હવે એને હાથની વાત નહોતી રાજા તો આ જોઈને આશ્ચર્ય પામ્યા એમણે વિચાર્યું હરણ ડરપોક હોય છે પણ આ હરણ મધના મીઠા ચસ્કામાં ફસાયો છે છતાં કેવો બહાર નીકળવા દોડાદોડી કરે છે બિચારો ભાન ભૂલ્યો હરણ રાજાએ હરણને કહ્યું અરે સંસારમાં આ જીભની આસક્તિ પાછળ બધા હેરાન થાય છે સ્વાદની આસક્તિ પાછળ સારું સારું ખાવા જાઓ એમાં ફસાઈ જાઓ તે મને આજે અણમોલ પાઠ શીખ્યો છે અને માળીને રાજાએ ખુશ થઈને હુકમ કર્યો આ હરણને આઝાદ કરી દો એને જ્યાં જવું હોય ત્યાં જવા દો આટલું બોલીને રાજાએ હરણને છોડી દીધો હો ભાઈ તો ભાઈ આ હરણ તો પોતાની જીભના સ્વાદને લીધે ગુલામ બની ગયું તમે બધા એવું ન કરતા હો તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું ઓ ભાઈ આવજો હવે સુઈ જાઓ હાલા કરી જાઓ આવજો